આ કાળમાં મોક્ષ છે આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે તે ખરું છે ભગવાને કહેલું વાક્ય એ ક્યારે પણ ખોટું ના થાય પણ મહાવીર ભગવાને શું કહેલું કે આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઈ શકશે નહીં તે લોકો ઊંધું સમજ્યા આમાં કેટલાકે કહ્યું કે મોક્ષ નથી તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં ખેંચાયા પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવું એવું કોણે કહ્યું ભગવાને શું કહ્યું કે આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી પણ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક મળી શકે તેમ છે અલ્યા આ કાળમાં નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયાને નવ્વાણું પૈસા સુધી તો મળે છે ને આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા તે કેન્ટીનમાં ભજીયા ભજીયા ખાવા હોય તો એ છૂટા ચાલે ને અત્યારે તો રૂપિયાનું ચિલ્લર લે તો એ પાંચ પૈસા કમિશન લઈ લે છે ને અમે આ કાળમાં નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ આ લોકોને મોક્ષ નથી એટલી ખબર પડી તો ક્યાં સુધી માર્ગ ખુલ્લો છે એ તો ખોળી કાઢ આ વડોદરા સુધી ગાડી જતી નથી પણ સરહદ સુધી જાય છે તો તો ગાડીમાં બેસી જ જવું જોઈએ ને પણ આ તો ઘેરથી જ નીકળતો નથી ને ઘરના દરવાજા જ વાસી દીધા છે આવી અણસમજણ ઊભી થઈ જાય એમાં કોનો દોષ આ તો એક જ પૈસો નથી એટલું જ જ્ઞાની પુરુષ કહેવા માગે છે આ છ આરામાં અસલમાં અસલ સારામાં સારો કાળ એ પાંચમો આરો છે એને તો ભઠ્ઠી કાળ કહ્યો છે આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે તો પછી ગમે તેવું છાસિયું સોનું હોય તો એ ચોખ્ખું સોનું ચોકસી કાઢી આપશે છઠ્ઠા આરામાં ચોકસી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે પાંચમા આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબુ શાસન છે આગળના તીર્થંકર ભગવાનના શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતા અને આ મહાવીરના નિર્વાણ પછીનું એકવીસ હજાર વર્ષ સુધીનું શાસન રહેશે આ લોકો કહે છે કે મોક્ષ બંધ થઈ ગયો છે આવું બોલે છે તે તેમની દશા શી થશે આ તો મોક્ષ બંધ છે કરીને બીજા કાર્યોમાં પડી ગયા અને મોક્ષ માર્ગ બાજુએ પડી ગયો આ શાના જેવું છે આ સાલ દુકાળ પડ્યો હોય તે કહે કે અલ્યા હવે ખેતરમાં ઓરશો જ નહીં બિયારણ નક્કામું જશે વરસાદ આ સાલ ના પડ્યો તેથી બિયારણ નકામું જશે એમ કરીને બેસી રહે તેના જેવું છે